કાલે મેળો પોણા છે હાડે પોણા છે ટાઈમ ચેન્જ થતો નથી ભગવાન નું દર્શન તો કરવા વહેલું છે તો રૂટીન રૂટીન રૂટીન કરી નાખ્યું આ ના જાવ શું થાય તો આખો દાવ ચેન ના પડે ભાઈ એકદમ રૂટી જાય તો ત્યાં નહીં પડે શું બધું તો ચલો રૂટીન છે આ બધા ભગવાન એ ભગવાન એ રૂટીન વાળા ભગવાન એ રૂટીન થઈ જાય બિચારા શું કરે છે એ બારણા વાંચેલો લાવે તો એ બારણો વાળે ભગવાન તો માણસો કેવા કેવા ભગવાન મૂર્તિને બોલાવડે એવા માણસ હોય શું કરે આપણી આપણો પ્રભો છે શું છે તો દાદા સાચા રીતે દર્શન કરવાના આપણે મંદિરમાં જઈએ તો આપણે ભગવાન ને જયારે પડીએ કરવા અમે તો લગભગ સાથે જ દર્શન કરવા જઈએ દાદા કરવા સોળ આઠ ચોરાસી સાંજે પરામર્શ ન્યૂજર્સી સુધાબેનને ત્યાં સાંજે કાકા ને મજા આવી ગઈ ખબર નથી એવા છે અને આ બે જણ દાદા જાય દલાલી વગર નો દલાલ છું દલાલી લેવાય દલાલ છું આપવા મારા હાથમાં સત્તા છે સાંભળો બધા સાંભળો હવે બધા ઇન્ડિયા આવવાના પાછા બરોડા ક્યારે સ્વામી જેવા ઓળખાણ વાત કરો જાણે આપ મારા સાગરભાઈ છે બિલકુલ લાઇટ વેટ એકલા દાદા છે હવા ઉડ્યા કરે એટલે તમારા હૃદયમાં વચ્ચા કરે તમારે બસ અત્યારે ઇન્ડિયામાં જોયો ઘેર ઘેર જોવા જાય કે દાદા ભૂલાય ને એક મિનિટ એક ભૂલાય એક મિનિટ એક રક્ષા કરે પછી શું કરે તમે નવકાર મંત્ર કેટલી વાર બોલો છો કહો સવારના ઉઠીને ત્રણ વાર સવારના ઉઠીને ત્રણ વાર દાદા સાંજે ત્રણ વાર નવકાર મંત્ર બોલી બતાવો છે સાંજે ત્રણ વાર નમો કહ્યું નમો અરિહંકાર બીજો નંબર નમો સિદ્ધાર એમાં સૌથી ઊંચું કોણ બે માં હરિહંતાણ હરિહંતાણ કેમ હરિહંતાણ અંદર થી હણવા વાળો સો અંદર થી હણવા વાળો સો કે આત્મા આત્મા સૌથી ઊંચામાં ઊંચો નમો સિદ્ધાંત એટલે અહીં પૂર્ણ થયા પછી ત્યાં સિદ્ધમાં જાય તે પહેલા કેમ નહીં આ બીજા કેમ મૂક્યા એમને આ બંધ કરજો એને એમાં ઈચ્છા તો આગળ કામ આગળ થયા હજારો લોકોની ભૂલો અમે નમીએ છીએ એમ કે. એટલે શું છે સાથી હરિહંસને પહેલા કેમ છે? તેને પહેલા જે અંદર કરતી બોલ ને સાંભળો હા બધા. જે સંદર ઉકાર તમારે કોઈને સમજ પડે છે? હા, હોય તો. તને સમજ પડે છે? સિદ્ધને પહેલા કેમ નથી એને હરિહંસને કેમ પહેલા નથી કેમ છે? મોક્ષ નો માર્ગ બતાવ્યો છે ખરા? હરિહર ભગવાને મોક્ષ નો માર્ગ બતાવ્યો છે હરિહંસ ભગવાને મોક્ષનો માર્ગ બતાવ્યો એટલે કે છે એ ઉપકારી છે જાતે આવ્યો છું તમને કઈ દેખાડું તમારો ફોટો આવ્યો શું કરે અગર તમે મોક્ષમાં બેઠા તે આપણે શું ધોરે એ તો આપડે શા માટે એમના દર્શન કર્યા બીજામાં ગાલ્યા અમારી એ દશા પામી છે માટે એ તમને પણ નમસ્કાર તમે જે દશાને પામ્યા છો એ દશા અમારે પણ પામી છે એટલે તમને પણ નમસ્કાર કરીએ છીએ શું કહ્યું પણ વધારે ઉપકારી કોણ કાકા બીજા નંબર છે તમારાથી તે પણ અમારે તો વધારે ઉપકારી હવે નામ કેટલા કયા કયા છે આશરે નમો અરિયંતાણ પારસ્વનાથ પાર્શ્વનાથ આદિનાથ આદિનાથ સંભવનાથ સંભવનાથ મલ્લીનાથ મલ્લીનાથ આ ધીરે ધીરે થાય ધીરે કરે <laughs> એટલે આપડા સાધુ અને વિચાર સમજાય પડશે ત્યાંથી સમજાય પડે પોતાની ભૂલ પોતાને સમજાય પડે ને તે ભગવાન થાય એટલે નામ ભૂલી ગયો જસવંતભાઈ દાદા એટલે વાત એમ છે કે હરિહન આ જે તમે મહાવીર આદિ આદિનાથ ભગવાન એ છે ભારતના જે બધું કર્યું એ લોકો સિદ્ધ થઈ ગયા નથી લાગતું સિદ્ધ થયા સિદ્ધ થઈ ગયા એટલે સિદ્ધ થયા હરિહન કહેવાય હું તો એમ સમજુ જે સિદ્ધ થઈ ગયા હોય તીર્થંકર કહેવાય અરિયંત હું તો એવું સમજુ કે જે સિદ્ધ થઈ ગયા એટલા નહીં જૈન જગત એવું સમજે છે કારણ કે આપણે સિદ્ધ તરીકે એમને નમસ્કાર કરીએ છીએ હવે એમને બધા એમને અરિયંત તરીકે કહીએ છીએ એમના મનમાં કેટલું લાગે કારણ કે કલેક્ટર થયેલો હોય જો અને પછી આપણે કઈ કઈ મામલે દઈ આવો પછી <laughs> તમે ખબર એટલે આ ભૂલ સુધારવા માટે આડી રાખે બધું આખા હિન્દુસ્તાની ભૂલ ભાગે નૌકા મંત્ર ફરતો નથી એમ કારણ છું કે જેથી હરિહરને સમજતા થઈ હરિહર એટલે શું કે પ્રત્યેક હાજર હોવા જ જોઈએ જેનું નિર્વાણ ના થયેલું હોવું જોઈએ શું કહ્યું નિર્વાણ ના થયેલું હોવું જોઈએ પ્રત્યક્ષ હાજર હોવા જોઈએ શું કહ્યું પ્રત્યક્ષ હાજર હોવા જોઈએ હોવા જોઈએ ગમે તે ભૂમિકામાં હોય તેનો વાંધો નહીં તો અહીંયા આગળ કલકત્તા હોય કે મહાવિદ્ય ક્ષેત્રમાં તેનો સવાલ નથી કલકત્તા હોય ના બનીએ આવી દેશે તો જરૂર થઈ પડે જરૂર પડે ને પણ હોવા નામ સાથે નામનું નામ નામ દો ને સિવાય પડવાનું પડશે શું કહે એટલે અત્યારે વર્તમાન તીર્થંકર આ કહેવાય આવા વીસ તીર્થંકર છે તેમાં હિન્દુસ્તાન માટે આમનો હિસાબ છે એટલે ભાવિ ભગવાને આમનું નામ લીધેલું એટલે જયારે હરિહંત બોલો ને ત્યારે તમારે લક્ષ્મણ આ રહેવું છે પેલું ના રહેવું છે એટલે પેલું ફળ આપતું નથી નવકાર મંત્ર તમે સમજો ને ફળ આપે એવું જોઈએ નથી કોને બદલે દશરથ ને બદલે બીજા દર્શન કહે ફળ આપે ખરું હે ઘેર કોઈ છોકરા બોકરા હંગરે ને એવું એવું ભૂલતા ભૂલ ભાગી ના પડે ને પોતાની ભૂલ ભાગે ને ભગવાન થાય શ્રીમંદર સ્વામી ને વર્તમાન તીર્થંકર કેમ કે છે શ્રીમંદર વર્તમાન તીર્થંકર છે વર્તમાન માં હજુ છે લગભગ સવા લાખ વર્ષ ની ઉંમર થઈ ગઈ છે હજુ લાખેક રહેશે સાતમા તીર્થંકર સુધી રહેવાના આપડી ચોવીસ ના સાતમા તીર્થંકર સુધી રહેવાના આયુષ કેવું આજે છે તેથી આ નિરાશન બધી અને આપણા મહાત્મા જે જ્ઞાન આપ્યું ને એ બધાને ત્યાં જવું પડશે શું કહ્યું અને એમની પાસે દર્શન કરવા એટલે એમની પાસે એટલે હું અત્યારે બોલાવું છું કેવી રીતે બોલાવું છું નમસ્કાર રીતે બોલાવું છું નમસ્કાર વિધિ બોલાવો ભગવાન ભગવાન તમે પ્રગટ થયા છે ચૌદ લોકો રાત દાદા ભગવાન પ્રગટ થયેલા છે ને હંડ્રેડ પર્સન્ટ ફેક્ટ શું છે ચોવીસ તીર્થંકર નું કામ કરી શકે એટલી સ્થિતિ ધરાવે અને આ તો નાની પુરુષ હું તો નાની પુરુષ હું તો ભગવાન આ તો વિતરાગ માર્ગ વિતરાગ માં ચાલ નહીં બોલો એ બધા જ્ઞાન સુધાર નથી ને ભગવાન ભગવાન માને ભગવાન શું કહું અજોડ પુરુષ વર્લ્ડ નો જેના બુદ્ધિ ની ધ્યાન નથી એ અજોડ પુરુષ વર્લ્ડ નો કોક કરો લાખો વર્ષે આવું પ્રગટ અવતાર થાય ભગવાન તેને શું કહો જે માગે આપવા તે માગતા ભૂલે એક માગતા જ નહીં આવતી અને આપી દીધું માગનારાને આપી ચિંતા કઈ દાદા ઉડી ગઈ ના પણ તમારી આજ્ઞા પાડે અને ચિંતા થાય તો શું ગેરંટી આપી છે શું કરજો કે બે લાખ ડોલર નો દાવો કરજો તમારી હા અમારા ગામના છે આજ્ઞા પાડે તારે જો આજ્ઞા કેવી પાડે તારે જોઈ દેખાડ એમને જ્ઞાનમાં જેટલી પેલી ચાહી બધા છે ત્યાં અહીં આવે અરે કરવી જાતે અને પછી એની પાર્લામાં ઓર્ડર કર્યું મિનિટ પાંચ મિનિટ બધા સુઈ જાવ તો એની ગાડી બાઈ કરે નહીં બધા તો કલાક નહીં કલાક નહીં બબે દિવસ આવી સજ્જડ આજ્ઞા પાડવાની ચોવીસે કલાક નિરંતર આજ્ઞા નિરંતર મેં આ શરીર મૂકી ધંધો કરે તો નિરંતર આજ્ઞા નિરંતર દાદા અશુભાઈ નો પ્રશ્ન છે કે કે જૈન લોકો ખાલી મહાવીર ભગવાન માં કેમ માનતા રહ્યા પટેલો ને બીજાઓ કેમ નહીં એ તો એવું છે ને કે આ વિતરાગો થઈ ગયા ત્યાર પછી દિગંબર રહી ગયા તો હતા જ તે દિગંબર માંથી ખાવા પીવા અક્ષર કરવા મળી બાય એટલે કપડા પહેરવા મળી પાટણમાં આવ્યા પેલા સફેદ કપડા વાણી વાણિકોના મનમાં એમ લાગ્યું એ આવે કોને બીજા લોકો ના બીજા લોકો અમને બગીચા બનાવી ફળ આવે જાય અને અમને ગ્રાસ કરવાનું વૈષ્ણવ તમે બગીચા બનાવી ક્ષેત્ર અંદર અને આ ચોખ્ખો ધર્મ સારું પણ એને કાટ લાગ્યો એવો અત્યારે એવા કાટ બહુ છે કે એવો કોઈ ધર્મ બગડ્યો નથી કાટ પડી એમ સાધુ નો શોધ એ જયારે જ્ઞાન નથી તેથી મુજાયા કરે શું છે શ્વેતાંબર માં નિયમ ઢીલા પોચો કરવા મળ્યા એ માં આવી ગયા અને કરે કરતા તે અમર રહ્યા કેવું દિગંબર દિગંબર એનો સ્થુલ કડક કરેલો ઢીલો પોચો દિગંબર એટલે દિશા જેના કપડા છે આ દિશાઓ જેના કપડા છે એવા એ દિગંબર શ્વેતાંબર એટલે જેનો શ્વેતંબર એટલે ધોળા સફેદ કપડા છે એવા એટલે આ દિશા જેના છે એટલે પછી આ હોય નહીં કપડા એટલે પછી મહારાજ ને મેં કહ્યું મહારાજ મને કે છે બોલો અમે તો અમારા દિશા અમારા કપડા છે અમારા પરિગ્રહ ના મહારાજ કેમ કહેવાય કહ્યું સમજો તો બહુ અવરી સમજણ છે તમારી ક્યાં પરિગ્રહ છે પરિગ્રહ તો બધો આ કપડાઓ નથી સ્ત્રી નથી બૈરી નથી છોકરો નથી પરિગ્રહ તો મન વચન કાયા જે છે નાગો પર છે તે જ પરિચય બધો એ ના હોય ને તો નિવડાવે આત્મા નાગો કરવાનો છે તમે દેહ ને નાગો કર્યો બીજાને આપી દેજો તરત નહીં તો જીવ મન ત્યાં ચોટી જશે પછી કોઈ શિષ્ય પણ એવું કર્યું નહીં એમને કરે શિષ્ય પાકા ને જાતે કાઢી શિષ્ય બધા પાકા ને એ તો કે ભારતીય માટે કોઈ બધા આપી દો <laughs> અને મેં તો તમને કહ્યું ભારત ખાજે બહાર ખાવાનું કહ્યું ને છે તમે સંયમી છો એ વિચારો કબૂલ કરશે શું કરશે જગત ના સમજણ ના પડે પણ વિચારો તો કબૂલ કરશે સંયમી એટલે તમારા જેવા સંયમી કોઈ સાધુ નથી ધ્યાન રહ્યું ધ્યાન બંધ થઈ એનું નામ સંયમ એનું નામ સંયમ જે કઈ બાપજી આ તમે વગર ખબર શિષ્યની જોડે કકડાટ કરો તમારા મસ્કાર તમારા અક્કલ નથી એવું ભયાન મળે આપણી મારે એમ તો ભેગું હોય મારી જોડે ભેગું હું ભેણી હોય તમે ભેણી આપડે બહાર છે બહાર છે અમારી ભેણિયા ભેગા થાય શું બહાર બહાર આવે મારી નાખો તો ફેન નહીં પડે પ્રસાદ આપેલો ફેન મળે ના દાદા જરાય નહીં અમે ગયા પછી પૂછ્યું વાતચીત કરી બહુ એમને થઈ ગયું પછી મને કે છે તમે બધા આપો તે કઈ જાતનો એ તો અહીં ના દેખાડે શાંતિમાં આ ઉપાસ એમાં દેખાડે છે એમના ત્રણસો માણસ હતા આપડા ત્રણસો ચારસો માણસ હતા ના દેખાડે એટલે પછી આપડા ત્રણસો ચારસો ના આ એટલે મહારાજ તો કે છે આ મારા બે શિક્ષણ જો આવું જતા રે ફરીથી કોયા ના દે આપ્યા પછી એમની બે શિષ્યા વાઈ તેને કહેવા મળે કે આ દાદા એ શું કહ્યું તેમ જોયું નહીં એમના તમને કે થોડું થોડું ફરી કરી આવે આ દીવે વાળી શિષ્યાઓ જે શિષ્યાઓ હજડ થઈ જાય ને <laughs> પછી મહારાજ કહેવા મળે ગયા હું એક જ દાડો કહ્યું બધા શિષ્ય ભારત જતા રહ્યા દાદા અમે તો બધા પાસે આવીએ દુઃખ થાય તો જવાબદારી મારી એમ કહું તારા આવો પટેલ કઈક આપે છે તો હમો કઈક આપણે આવીએ તો તૈયાર છે સીતારામે આજે મળ્યું દાદા એનું ખોલી ગયું દાદા એ તો આયા પણ આખું ઘર ખેંચી આવ્યું હાથે એમના બાપુજી ને ભાઈઓ ને બધા બધા કોને હા મોટો તમારા પડતા બે ને મોટી નો ધંધો ભર્યો છે વિશ્વ હિન્દુ પરિષદ ગોઠવાયેલું ને આપણને આમંત્રણ આપવા આવ્યા હતા પેલા પ્રકાશ પંડિત તો એમાં એ બધા ગયેલા પણ ગયેલા ત્યાં અમે ડોક્ટર ને બધા ચાર પાંચ એ છે ને ફરી એ પ્રકાશ પંડે એક હું છે જાણતા નથી આપણા વિજ્ઞાન નું નામ પણ સાંભળ્યું છે સામાન્ય વાતો કેવાય અને આ તો અંતમન વસ્તુ છે શું છે અલૌકિક છે એટલે આપણે આપણે આ વાત તો બીજે હોય શકે ને આ તો અપવાદ છે અપવાદ છે આવું ચિંતા માણસ આ દુનિયામાં કોઈ જન્મેલો નહીં તીર્થંકરો એકલા ચિંતા વગરના હતા દાદા નાના નાના બાળકોને પણ અને નવ મંત્રો માં જરા છોકરાઓને બહાર લાગે છે ઘણી વાર લાગે મંત્ર જે કહેતા છોકરા પેટ પકડી બોલે છે છોડતા જ નથી પછી છોડતા જ નથી એને રસ આવે છે રસ આવે એટલે છોડે ને માણસ એમને આવડી નાની પેલી ટેણી છે ને બેબી એ એ બોલ્યા કરે પ્રમોદભાઈ વોશિંગ્ટન ના ગુજરાતી સમાજ ના એ છે મોરારી બાબુ પેલા ગોઠવી આવે લોકો એમના એક ફેન છે હ્યુસ્ટન ત્યાર પછી મારે પ્રમોદભાઈ ઓળખાણ થઈ ત્યાંથી આ પત્તો લાગી ઉંમર થઈ જશે જતો રહેવા આમ જતો એવું લાભ નહીં ગૂંચેનો નિવેડો આવી જતો છે આમ ક્યાં સુધી આવશે ગૂંચેનો નિવેડો ક્યારે આવે સંસારમાં રહેવા છોકરા બોકરા બધી સાથે ઘણી સાથે રહેવા છતાં ટેન્શન એક પણ ના થાય ત્યારે ગૂંચવાડાય તો ટેન્શન નો કઈ પણ ક્લેશ થાય છે આવું જીવન કેમ હોવું જોઈએ આપણે આર્ય પ્રજા આર્ય સંનારી એટલે વાતચીત પૂછો ભાઈ મારા પૂછું છું હવે આપણે બાળકો છો અહીંયા મારો જૈન મારો ધર્મ જૈન અને હવે બાળકોને આપણે કહી નથી શકતા કે તમે જૈન ધર્મ પાળો આપણે તો મા બાપે કીધું કે તમારો જૈન ધર્મ છે તો તમે પાળો અહીંયા તો આ લોકો એમના મનને એમને જે સાચું લાગે હવે એમને કેવી રીતે સમજાવવા કે આમ જ કરો બેન કે છે કે અમારા મા બાપે અમને શીખવાડેલું કે જૈન ધર્મ સાચો ને અમે સમજી ગયેલા પણ હવે અહીંયા છે કે ખબર નહીં સમજીએ કે એટલું બાળકો જૈન ધર્મ સમજો તો સમજાય છે પણ તમે જૈન ધર્મ સમજતા પછી જૈન ધર્મ તમે સમજો તો બાળક પણ સમજાય છે કે હું સમજાવી શકું છું પણ તમે જૈન ધર્મ સમજતા નથી કેવી રીતે સમજાય છે આપણે બહુ ટાઈમ તમને શું અસર થાય છોકરા જુએ એટલે છોકરા સમજી જાય કે અમને સમજતા ચૈતનામાં સવારથી ગુસ્સો કરે નહીં તું તો શાંત થઈ જાય એટલે ભગવાન સમજે જૈન ધર્મ નથી અમને જૈન ધર્મ શીખવાય દાદાજી માં એવું કહ્યું છે કોઈ બી બધા ધર્મ માં એવું કહ્યું છે કે ગુસ્સો નહીં કરવાનો ના ગુસ્સો નહીં કરવાનો ગુસ્સો કરવાનો જરૂર હોય તો અહીં જયારે જરૂર છે તમારા કર્મ ના ઉદય પડી ગયા પેલો નિમિત્ત બન્યો શું ઉદય કોણ તમારા કર્મ ના ઉદય છે શું પૂછવાનું કારણ કે ના ભાઈ ખર પડે આપણા કર્મ ના કર્મ ના ઉદય આપણા કર્મ ના ઉદય પડી ગયા નોકરો નો શોખ નો વિચાર નિમિત્ત છે તમે હોય ને ગુણ માને સારી રીતે મારો વેપારનું છોડ્યું તે સારું થઈ જતા એટલે પછી નવસો છોકરા સમજી જાય જૈન ધર્મ સમજતા રહેશે મને શું શીખવાડાયા જૈન ધર્મ આવડતું બધા આવડતો નહીં કોઈ પણ જૈન ધર્મ જ નથી આટલો જાણતા ખાલી બોલ બોલ કે હું તમે એમ કેવો છો કે જૈન ધર્મ કોઈને ખબર નથી આપણે ત્યાં જૈન ધર્મ ને પૂરેપૂરો સમજવામાં તમારા જેવા કેટલા એક કે બે હવે એ બધાને ખબર પાડવી એ પહેલેથી તમારી બોલ તમારા લોકો બોલ પહેલે ખબર પાડી લોકોને ખબર હોય તો સમજાવે બધા કાળ વિચિત્રતાથી અર્થ જ થઈ ગયા સાધુએ અવળું માન્યું બધા જે રીતે બધા માનતા હોય તે પ્રમાણે એ માનતા જે દિવસ તમે પેલા આવતા ત્યાં તમે આવી નહીં માનેલું ને એટલે આપણે જતા હોય અને કોઈ બેન શું નામ ભારતીબેન ભારતીબેન ભારતીબેન તમારા અક્કલ નથી તમામ આમ બધા પણ વચ્ચે ઉતારી પાડે તે તમને શું શું આવે વિતરાગોનું જૈન ધર્મ શું યાદ આવવું જોઈએ આપણે જૈન ધર્મ શું કહે છે તે એ ભારતી આ તારા કર્મ કર્મના આ ભાઈ છે આવું બોલે છે માટે તું આ ભાઈ નો ઉપકાર માનજે તને આ કર્મથી મુક્ત કરી ત્યારે બધે તું ચીડે જોયું આ રીતે તમે એક બાજુ અધર્મ કરો છો એક બાજુ ગુસ્સો કરો છો ધર્મ ને જાણતા નહીં અધર્મ કરો છો અને ગુસ્સો કરો બે સાથે અને એનું ફળ શું આવે છે તે જાણો છો ને ફળની જોખમદારી નહીં એમ છે કે બે પગમાંથી ચાર પગ અને પૂછડું બધા કારણ કે જ્યાં ગુસ્સો નહીં થવાનો ત્યાં ગુસ્સે છે એટલે રૌદ્ર ધ્યાન કર્યું એનું ફળ નર્ક અને વિટેલ વાળું કેટલી બધી ગુસવારામ પડી ગયા એ કેવા સારું નીકળ્યો છું બધું કામ કરતા છોકરા બધા છોકરા ડાયા આ મારી દાખલી કમાણી મારી દિહાતીમાં એટલે કેટલો પ્રેમ ભાવ આપે છે ને તેને હું કહું છું દસ હજાર આપ્યા બરોબર ભાવ ભાવની કિંમત છે દિશામાં તો એ રાખવાનું એમાં શું ગુણ છે ભાવ શું છે એટલે બેન પૂછો ખોટો કકડા થઈ ગયા ખોટા છે સમજણ હા નૌકાર મંત્ર મેં હમણાં સમજણ પાડી ને કે આ નોય હરિધામ તમારે બેઠા પેલા તો સિદ્ધ થઈ ગયા સિદ્ધ સિદ્ધાર્થ અરિહંત બે હાથે બોલાયું કોઈ જીવને જે સિદ્ધ થયેલા તેના અરિહંત બોલાય ના ખબર સિદ્ધ થઈ ગયા ને તેના પછી મેરી ગુજરાત ચાલુ આવી બીજો જૈન ધર્મ ખાવા પીવામાં બધું બહુ આમ રાખે છે બટાટા નહીં ખાવાના પછી જમીન છે એવું કે નહીં એમાં શું એટલે કેમ નાય આપણે જે જૈન ધર્મમાં કંદમૂળ ખાવાની ના પાડી છે તો એનું શું કારણ સમજવા માંગે છે કેમ ના છે બને તો કંદમૂળ એક ટુકડો ના ખાવો જોઈએ અત્યાર સુધી મને આપણે ના શું સમજાય કે એમાં બહુ જીવ જંતુ હોય આપણે અહિંસા ના કરવી એટલે અત્યાર સુધી અમે એવું સમજ્યા કે એમાં બહુ જંતુઓ જીવ જંતુ હોય ને અહિંસા પાળવી એટલા માટે ના ખાવાનું અહિંસા પાડવા માટે નથી કહ્યું ભગવાન ભગવાન એવા ગાળા અહિંસા તો પાડવાની બધી બહુ છે અને અહિંસા ક્યાં પાડવાની ખાસ કહીને કે જીવો માં પાડવાની શું છે ત્રસ ત્રસ જીવો સમજો ત્રાસ પામે અહિંસા પાડવા માટે નથી તમે બટાકા જાગૃતિ ભોન જ નહીં માટે આ કહ્યું છે દાખલ અને કેટલાક ને આપડે કહીએ છીએ એ ખાવા માટે એ થાય ને તમારો જાગૃતિ નીકળી જાય એટલા તમે હિંસા એ સદન ઉપાય છે ઉપાય પણ જાગૃતિ તમારી વધે બીજું જાગૃતિ વધવાનું સાધન કયું કે તમે રાત્રે ચોરિયાર કરો રાત્રે ચોરિયાર ના થાય તો ચેરિયાર કરો એ જાગૃતિ વધારવાનું સાધન જાગૃતિ ક્યાં તમારા તમે તો અંગો અંગો છો ઘડી માંથી અંગો છો ઉગાડી વાગે તમે અંગો તમે સમજાય ઉગાડ્યા કે અંગો છે સમજાય ખરું હા ઉગાડી વાગે અંગો છે પુરાવો છે તો બધા જેવા દાદા હિન્દુસ્તાન એવું આખું વર્લ્ડ ઉગાડી વાંકે જ ઊંઘે છે બોમ્બે માં બોમ્બે માં રાતના રેસ્ટોરન્ટ જોરદાર છે ઉગાડી વાંકે ઊંઘે કહ્યું અત્યારના છોકરાની અને અત્યારના ધણીની અને અત્યારના મકાનની ને અત્યારના ડોલરની જ કોન્ફિડમાં પડ્યો પરભવની તો ચિંતા જ નહીં કરતો પરલોકમાં શું થશે મારું એનો તેનો વિચાર જ નથી એટલે બધા આ જાગૃત છે ઊંઘમાં અને જે પરલોક નિરાશ કર્યો છે કે મારું આ થઈ ગયું પણ હવે પરલોક મારો ના બગડે જેવા ચિંતા જાગૃત થયા આવા વિચાર બોલો મારા છોકરા મારે મારો ટ્રેન મારા કપડા મારું ઘર મારું ઘર ને મારું છેવટે કશું સાધન ના હોય તો અરીસો ના માર માર માર <laughs> દૂર કરી નાખે બેન થોડું ઘણું આપડે જાણવું ના પડે હજુ હા હજુ બતાવીએ તો બચે કઈ લક્ષ બધું જતું રહેતું હોય તો અટકાવીએ તો અટકે જ ના અટકે હજુ ઉંમર નો આની અટકી છે કે ના સિત્તેર વર્ષ શું અટકવાનું કશું નહીં તમે એટલે આ તો આપણે પરભવ માંથી લઈને આયા તે અત્યારે ભોગવીએ છીએ બૈરા છોકરા બોકરા ધણી બળી સાસુ બાસુ બકાન બકાન આમાં તમારે કશું કરવાનું નથી આ તો આપણે ભોગવીએ છીએ આ ભોગવીએ છીએ તે ક્ષમતાપૂર્વક ભોગવો અને આવતો ભોગ સુધરે એનું એનું માટે તૈયારી કરો આવતા ભોગ માટે હે આવતા ભોગમાં આપણે ક્યાં જવાના છે ક્યાં ખબર છે આપણને ભોગવી રહ્યા છો મફતમાં દડી મળ્યો છે મફતમાં ડોલર મળ્યા છે મફતમાં હાડીઓ મળે છે માં છોકરા મળે છે આવું મફતમાં મળે ભાઈ ગાડી દેતો એ પણ મફતમાં મળી છે અને સારું સુખ આપતું એ તો મફતમાં મળે ફ્રી ઓફ કોસ્ટ પણ હવે આ તો જે બગડ્યું ઘટું દીધું પણ નવું તો સુધારો કર્યું થોડું તો કરવું પડે ને જીવે કેવી રીતે જીવનમાં કઈ છે ખાલી કરીને થોડુંક તો કઈ કરવું પડે નહીં જીવે કેવી રીતે શું કરવું પડે ભાઈ ભાઈ આ તે કરવું તો પડે ને કઈ તો કરવું પડે નાદુસ્તાન થઈ જાય તો શું ચાલે એ બધા નાદુસ્તાન થઈ જાય તો કેમનું ચાલે કઈ જીવો છો તમે જીવો જીવો છો તમારા મનમાં માનો જીવો ભગવાન ના કે ભગવાન તો અમે તો થવાના નથી એટલે બધા ભગવાન થી ચાલે કે થોડું તો તમે શું કર્યું હતા કશું કર્યું હતું મારે કહો એનું હતું કઈ તમે કહો છો કઈ કરવું પડે આપણે તો જો આપણે મારા ભાઈ તો એવી રીતે ઉછા કે કોઈને દુઃખ નહીં આપવું કોઈના સાથે ઝઘડા નહીં કરવા આપણું કામ આપણે શાંતિથી કરવું ના આપવું આપણે શાંતિથી જીવવું અને આપણે આપણું કામ કરે જવું અને ઝઘડા નહીં કરવા આટલું મારા ફાધરે શીખવેલું ને આને હું ધર્મ માનું છું બરોબર એ તો શીખવાડેલું છે ને તમે પાડો છો એમાં કઈ તમે તમે કજું કરતા નથી એમાં તમે કજું કરતા નથી માં મૂકે છે ને અમલમાં તો ને એવું તો બધા શીખવાડે પણ અમલમાં તો મુકાય નહીં કોઈ છે અમલમાં તો હે તારે અમલમાં મૂકવું છે નહીં મુકાતું એ તું જાણું છું કોઈ વખત નથી મુકાતું નથી પણ મુકાતું ના પણ શું નથી મુકાતું દોડું છું મેં કેટલું અમરમાં નથી મૂકી શકતા એ તમને ખબર પડે ને અમન અમુક વખત ખ્યાલ આવે ને અમુક વખત ના આવી આવે હા અમન હું તો એક જે મૂકવાનું હોય તે મુકાય નહીં આ બીજું બધું તો પ્રાર્થના આધીન છે તમારા પુણ્ય આધીન છે ઉદયકરના આધીન બધું છે એમાં તમને ખોટું અહંકાર લાગે છે હું કરું સારું અમલમાં તો એક ખીગડી પેઠી હોય ને તે નીકળે નહીં કરી મોટા અમલ તો પછી આ બધું કોણ કરાવે ભાઈ પૂછે છે તો આ બધું કોણ કરાવે છે કર્મ લઈને આવ્યો છો તે તમને મફત નું ભોગવો છો હવે આવતો કઈ એવી વીટો કે આવતો બહુ પરલોકમાં શાંતિ રહે આનંદ રહે સાસુ સારી મળે ઘડી સારું મળે છોકરા સારા મળે આ તો ખબર એમને ખાતરી નથી થતી કે એની શી ખબર કે એમ કે પરલોક માં સારું મળશે એમ કેમ ના ખબર હોય આપણે માનીએ કરે છે એને તો ખબર હોય ને કે હું પલ્લોક બગાડતો નથી એવું જેને જાગૃતિ છે કારણ કે જ્યાં આગળ જ્યાં ગુસ્સે થવાનું તે જમતા રાખે એટલે ના સમજી આપણે શું કરી ગુસ્સો કેમ એવું એવું ગુસ્સો મળે લાઈવ કાળો થયા કરે મોડું બગડી જાય બધું આપણે ગુસ્સો ના કરીએ ક્ષમતાનું તો બીજ પડે ઉગીને ફળ આપે એ બરાબર આપે પણ હું તો ગુસ્સો ના કરીએ તો સામાન માણસ કઈક હવે તમને વાત નોકરે રકાબી તોડી નાખીએ અને બેન ને ગુસ્સો ના આવ્યો તો ભાઈ કે માણસ લાગે કે જો આટલું મેં તોડી નાખ્યું તો બેન ને ગુસ્સો ના આવ્યા તો બેન કઈક લાગે અને બેન ને બી લાગે કે મેં નફો ખોટામાં ગુસ્સો નથી કર્યો કે મારા કર્મ નું ફળ એને જેમ એમ કીધું કે પેલા માણસ ને મુક્તિ થઈ ગઈ અને મારા કરમનું નું એમ જાણી લીધું તો શાંતિ થઈ ને આ જીવનમાં આવતા તો આપણે માનવા ઉપર છે માને તો એમ લાગે છે મને ખબર નથી આવતા નોકર નો તમે દાખલો આપ્યો ને દાદા કે નોકરે કબરકાવી રખાવી ફોડ્યા ને ગુસ્સો ના કર્યો એ તો કે આ જીવન માટે કે ક્ષમતા રાખી આવતા જીવન નું શી ખબર પડે કે નોકર પર ગુસ્સો ના કર્યો અને નોકર ને કીધું તો મારા કર્મ ને લીધે ફૂટી ગયા તો એ તો કે આ જન્મમાં આ જન્મમાં મેં ગુસ્સો નથી કર્યો પણ આવતા જન્મ નું શું ગુસ્સો ના કરે એટલે ક્ષમતા રાખી એટલે આવતો ભવ તમને હે માણસ નો અવતાર તો કેવો સુંદર બધી સગવડ કેટલી ક્ષમતા રાખવી એ મોટા મોટો ધર્મ છે ગુસ્સો બંને બધા જ કરે કરે ક્ષમતા રાખવી અને ક્ષમતા રાખીએ વધુ ક્ષમતા રાખે એ થાય અમને ગાળો પડે મારે તો અમને સુધા આશીર્વાદ આપીએ મારે તો કશું તો કરો બધું કશું કરતા શું કરીએ આવતા બેન સૌથી જિંદગી નકામી જ કાઢી જિંદગી નકામી જ કાઢી બેન કહે અમે શું કરીએ તમે બતાવો નહીં પણ અત્યાર સુધી જે કર્યું એ હું સુધારી આપું મને ભોગ ભાઈ આ કર્યું મેં સુધારી એ વિચારે દાદા તમે કશું કરેલું પુસ્તકો એવું જ કર્યું છે એટલો ગુસ્સો એવું બધું જ કર્યું અત્યારે હવે કઈક સારું કરવું છે તો કહો સારું નથી કર્યું હવે કરવું છે દાદા એમ હવે ટાઈમ આવ્યો છે લોકોની સેવા બેઠા બેઠા હતા ને એ કામ મોટું જ કે હા હા ખરાબ ખરાબ કરીએ આ જન્મ થયો તે કામ મોટું ના જન્મ થયો એ કામ તમે કર્યું તાર છે શું કામ કર્યું જન્મ જન્મ થયો તે શું કામ તમે કર્યું થયો સારું કામ કર્યું એટલે મનુષ્ય માં જન્મ કે ગયા ભોગમાં કોઈ સારા કામ કર્યા હશે તો મનુષ્ય તેનું ફળ આવ્યું અત્યારે સારું પૂર્વગ્રહ